એ બધું બાળપણ નતું મમતા નું બાળપણ નતું પેલા અહંકાર હતો તમને પેલા અહંકાર હતો તમને બહુ બહુ કારણ આ મમતા નહીં કોઈ જતી એટલે મમતા વાળા લોકો ચલા વાળા બધા મમતા વાળા માત્ર ટકા થાય આ કામ કરાવું આ કામ કરાવું ચલા પર બહુ સારી હોય મમતા ની એટલે બુદ્ધિ તીક્ષ્ણ હોય તો તે આજ પણ આ અહંકાર લોકો પોચ્યો ને વધ્યો શું થયું લોકોએ પોસ્ટ કરવા જેવો અને એ અંધારણ તરીકે કરવા મળ્યો સંસાર પછી એના જે આવ્યા એમને કુદરતી થયા હોય એ પદ તો હોય નહીં વર્લ્ડમાં આ અઘોર પદ છે અઘોર અને જોઈ ના હોય કારણ કે અમે બુદ્ધિનો ફાટોડા અમારામાં બુદ્ધિનો એક ફાટોડા અને આ તો બુદ્ધિનો એક ચાર્જ પણ બુદ્ધિ શું કહ્યું એ કોઈ પુરા દર્શન થાય નહીં આ તો દર્શન આજે તમને દર્શન જોવાનું મળે એક વારમાં આવો ખૂબ બાકી તે દેહના માલિક નથી આ મારી પણ બોલે તમે જોડે જાણશો ઠીક છે શું ઠીક છે ભગવાન ઉપર તો કોઈ બાપો નથી આકાશ છે ઉપર બધે ઘેર નથી એ બાપો જ નથી ગોડ એવરી ક્રિએટર નથી બોલવાની નથી બોલ નહીં અંદર બેઠો છે અને ભગવાન બોલતો નથી ભગવાન જે બોલે નહીં તો ભગવાન આ બોલે છે એ ભગવાન બોલે છે એ કિંમત ઓછી રહી છે ભગવાનમાં એના વાણી શક્તિ ના હોય શું કહ્યું વિચાર શક્તિ ના હોય મનન શક્તિ ના હોય આ વાણી કોણ બોલે છે આ ઓળીને ત્યાં આગળ બોલે આ બોલે છે એ બારથી વગરની વાણી છે બંધ કેમ થઈ જાય તો પછી એ- એ બંધ કેમ થઈ જાય એ વાણી બળસ્કાર થઈ જાય એ વાણી આત્મા જતો રહે કે વાણી બંધ કેમ થઈ જાય પૂછ્યું એવું કે કે સામાન્ય સામાન્ય પ્રશ્ન છે કે વાણી મરી જાય એટલે બંધ કેમ થઈ જાય તો માર માણસ મરી જાય પછી એની વાણી બંધ કેમ થઈ જાય છે સંતોષ થઈ જાય બધી ઇન્દ્રિયો બધી હોય બંધ થઈ જતી ઇન્દ્રિય શક્તિ બધી હોય ખલાસ થઈ જાય જેમ આ બેટરી હોય ને એની નીચેની તેલ હોય છે તેલ હોય છે ને એમાં શું ભરેલું હોય છે આ તેલમાં શું ભરેલું હોય છે પાવર ભરેલો હોય છે એ પાવર પછી ખરાબ થાય એટલે આપણે બેટરી દબાઈ નહીં બેટરી છે અને મન એક બેટરી છે છે કરે છે ગરમ કરે છે ભક્તિ કરે છે એનું ચેતન જ નથી તો હું એનું પારો ચેતન છે ખાલી ચેતન જુદું બધું છે સ્વતંત્ર આત્મા તો જોયું પણ કોઈ છે એટલે કાપે કરે ખાલી જાય ને પડી જાય બસ નવી બેટરીઓ ભરાય છે જેટલા બેટરીઓ વપરાવા મળે છે નવી નવી ચેન ભરાય જૂની ચેન એટલે કોજી જેમ કોજી બેટરી કોજી ચાલ્યા જ કરે સારા કોજી જ્ઞાની પુરુષો છે ને એ છે તે કોઈ સત્સંગ તો પગના કહેવાય કે જયારે કોઈ ના હોય હું વાત થાય કાર્ય સત્સંગ જયારે તો બધું બાકી મટીરિયલ એની જ મોબાઈલ ઉભર કરી અને ભૂલા ભૂલા જેવા લેવા લેવા રહ્યા ભેગા ના થયું સત્સંગ જ કેમ ના ભાઈ વાણીમાં આવ્યું હોંભળી ના ભાઈ ગુવાડી ક્રિએટર ક્રિએટર કરે ભારતમાં ગુવાડી ક્રિએટર બધું પણ ભાઈ કરે ભાઈ રિલેટિવ નું થયું રિલેટિવ ના થાય એ જે થાય. એ પરિવાર સાયન્ટિસ્ટ છે મને કે ક્રિએટિવ છે અમારા સાહિત્ય કેવું છે એ કે ભગવાન માનીએ છીએ હું ક્યાં ખોટું કરું What is created is correct by Christian viewpoint, viewpoint, not by fact. Like a fact is it. only scientific circumstantial evidence વિજ્ઞાન શું બોલેલું આ જગત છે વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ થયેલું છે આ જોઈને બોલું છે અને ગેરંટી આપવા દેવાય અને ભગવાન ક્રિએટિવ હોય ને તમે ક્યારે ક્રિએટ કર્યું કઈ સાલમાં કર્યું આ શરૂઆત કરી એટલે એ ધ્યાન નથી તમે થયું ટકા બિગીની થયું તમે બિગીની થાય ત્યાં લાવે ટકા લાવે તમે તો અનાદિ અનંત કેવું છે અનાદિ તો અનાદિ અનંત કોણ ક્રિએટ વિરોધ નથી રાખો ને જે પાસે બરાબર જરૂર ક્યારે તો જગતના દૂર માણસોને સમજાવવા માટે નીકળ્યા તો જોયું માટે આ નથી આપણા હિન્દુસ્તાન સંતે એ ભગવાન સંભાવી ભગવાન સાહેબ આપણે ઘેર સંભાવું ભગવાન છે લાગો છે ભગવાન નથી કરાવતા આ બધું ભગવાન નથી બનાવતા આ બધું ભગવાન નથી બનાવતા ભગવાન હતો છે આ સુભાષ છે ને ભગવાન છે કે નથી? ભગવાન છે જ નહીં હે? ભગવાન છે જ નહીં ભગવાન છે ભગવાન god is every creature whether visible or invisible ભગવાનનું કામ શું છે અને આ જગત કેવી રીતે બને છે તો આ લોકો છે વિજ્ઞાન કેટલું ગરજ કામ કરે છે ગયા બેઠા બધા તો ભગવાન વિજ્ઞાન શું કામ કરે બધા શું છે પોતે કશું કરતા જ્ઞાતા કરતા કરવાનું. શું કરે? ભગવાન કઈ વિભાગમાં છે તો અથવા ક્રૂર માણસો ની વાતો બધી જ્ઞાની બુદ્ધાની વાત કરતા એને અલૌકિક વાત કરે આ બધી લૌકિક વાત સાચું છે લૌકિક ભક્તિ આ બધું સાચું ભગવાન ભાવ એવું બોલી દે છે નહીં તો સુરો ઊંધી લાગી ચાલો કોઈ ચાલી માં આપણે ગયા ત્યાં પછી સમજાવવા પૂરતું બોલે પણ આપણે સમજી લઈએ અંદર બોલતા નહીં મેં પગલ ઉભા થાય છે ત્યાં માં ભાઈને સંભળતો નહીં આવે એટલે પોત તું શું ન્યાય કરવાનો છું આ તો પૂછે તારા પુણ્યા બતાવે તો બુદ્ધિઓ બેઠો અને હવે આ આ પછી પહેલા સંભળતો નહીં પેલા પટેલ કોલ કરે મારી ભૂલ થઈ આવે અને બહુ બોકના ક્યાં કરતી શું ફાયદો શું છે બિચારી ભૂલ ભોગવે છે જાણે કે હું પણ નથી પુરુષો હું આ છે અને પછી ત્યારે હું જત હું તમે રોગમાં સરસ તો સમજવી પડશે અને આ વર્ગનું વિજન મારી પાસે આખી દુનિયા એક દર ઓબ્ઝર્વેશન છે તમામ પસંદ પર પુણ્ય સીધું કોણ આપે પુણ્ય પ્રાપ્ત ક્યાંથી થાય છે પ્રાપ્ત ક્યાંથી પ્રાપ્ત થાય છે તમે તમે આખો દિવસ સવારથી ઉઠ્યા સુધી જે માત્ર સુખ જ આપો દુઃખ આપવાનું બંધ કરી દો સુખે દુકાન કાઢો તો તમને સુખ જ આપો બળ મળે તમે થોડા સુખ આપો થોડા દુઃખ આપો તો પછી તમને થોડું સુખ દુઃખ મળે મને કહે સારા માણસ ની પણ મોટર સારી ચાલતી નથી એટલે જોર છે હા પણ આપણને બાદ ઉદય આવે છે આપણે તમે ઘડિયાળો મથવા પહેરે નહીં મથવા એટલે જરા મશીને મિકેનિકલ ના હોય હાથ ના હોય હવે મથવા હવે એમને હંમેશામાં એસી પંદર મિનિટ ગરમ ઘડિયાળમાં ગોળી ગયું એ મથવા ચડ કરાવે ચડ કરાવે પછી ધરમ પડી જાય ને પછી થાય નહીં ચાલે નહીં ચાલે છસો કલાક સુધી એક નહીં ચાલે નહીં સો કલાક તે બીજાનું ભગવાનનું ભજન કરાવવાનું ટાઈમ હોય હોય હોય એ જે ના ચાલે ત્યાર માટે તે આત્માનું વિટામિન છે અને ચાલે છે તો દેહનું વિટામિન છે શું કહ્યું ગમે વિટામિન વિટામિન તરીકે કાંઈ નહીં ભણ નહીં એટલે ખર્ચા ક્યાં ભગવાન નું ભજન કરીએ પછી ખર્ચા ક્યાંથી નીકળે ભગવાન નું ભજન કરે તો પછી ખર્ચા ક્યાંથી કરવા અગ્નિકાળ ચાલ ના રાખે કર્મ કાઢવાનું તમારે કરવાના જેમ સંભાળવાની શક્તિ ને એ ખર્ચું કાઢવાના સંભાળવાની શક્તિ વાળે એક માં ખાઈ લો કે કૃષ્ણ ભગવાન નથી મારી નથી કોઈને શક્તિ હતી. આ ખર્ચું કાઢવાના મોટા સંભાળ જેવાની શક્તિ ને સમજ ના પડે સંભાળ જેવાની શક્તિ છે કોઈ હું ચમત્કાર સમજવાની શક્તિ પહેલી પણ બધા વિજ્ઞાન જે તમે ના પડે તે વિજ્ઞાન બતાવે એટલે તમે તો એમાંથી નાખે લોકો મોડે ઉપર પુણિત બનાવે અત્યારે કાગળ છે અને હું ઘરે ભરાઈએ પચીસ છ હજાર ને જો ઉકેલ શું થાય લાગે ફાયર લાગે ફાયર લાગે હવે આખું જગત એવું છે તમે હું કહું એવો બધો બની તમે તમારે દેખતો અહીં બેસે અહીં બોલો તો સંદર્ભ નથી ચીજ ચમત્કાર કરો આ માત્ર પચાસ હજાર માણસો બધા દાદા તમે આ ચમત્કાર કર્યો આ ચમત્કારી ના હોય અહીં આશ્ચર્ય હોય કે આવું બોલવું શું કહું? નિરુદ્ધ દાદા યાદ છે મોટો તબક્કા નિરુદ્ધ યાદ આવે આવે ના રહે તો તમને જ્ઞાન જ નથી એક ક્ષણ પર ભૂલાય તો તમને જ્ઞાન જ્ઞાની પુરુષ નું ચાર ડિગ્રી ઓછી છે મારા ત્રણસો છપ્પન ડિગ્રી છે ત્રણસો સાત ડિગ્રી હું હોઉં આમ કઈ સાબા ભગવાન ને ચમત્કાર શા માટે મારે કરવું પડે ચાર ડિગ્રી ઓછી છે અને તમને બોલાવું કે ભગવાન નમસ્કાર કરો તો તમારું તમે દાદા ભગવાન એમાં શું ખોટું છે ભાઈ પણ હું ભગવાન થઈ ગયો નથી હું એવું કાપી મારે નથી કે આ ધોક એક ડિગ્રી પૂરી કરી ભગવાન થવું બધી જોખમદારી નરગતિ જ્યાં મૂકવાની પ્રોસેસ છે તો હું ભગવાન શું સ્વામી શું છું બધો ભગવાન આખા બ્રહ્માનો માલિક એટલું કચ્છ કારણ દેહ નો માલિક ના હોય બ્રહ્માંડ આ દેહ ભાવ દુકાન નો કેશ થઈ ગયું બધું વપરાશ બાબા ભગવાન અસીમ થઈ જાય બોલું ત્યાં માટે મારે ચાર ડિગ્રી પૂરી પર જવાબ કરી બોલવું પડે આમાં શું બોલવું પડે બાબા ભગવાન હિન્દુસ્તાનના માણસો આ દુનિયા બધા બધા આડા માણસો હિન્દુસ્તાન કૃષ્ણ ભગવાન ભગવાન કહો જલારામ બાપા સંત કહેવાય ભગવાન અને સંત માં તો શું એટલે જલારામ બાપા જ કૃષ્ણ ભગવાન ભક્તિ કરે અમને માટે એ ભગવાન કૃષ્ણ ભગવાન જુદી ચૌકાર પુરુષ છે આ બધા સંતો કહેવાય એક સરખા ના ગણાય આપણે પૂજ્ય કરીએ એમને બધા પગે તો લાગે પણ સમજીને લાગે ભગવાન અરખા ના છે એક જ એક જ પુતળામાં બધાને પૂરી કેવું એને જેવું આપણને સમજણ નથી ને આપણે પછી ફળ બી ના મળે જે જે જે સ્થિતિમાં છે એને એક સિમંદર સ્વામી એના વિશે કઈ કહેવાનું સિમંદર સ્વામી સારું સ્વરૂપ છે સારું સ્વરૂપ એ પંદર ભૂમિકા છે અહીં. અને પંદર માં એક ક્ષેત્રમાં છે મહાવીર એક ક્ષેત્ર. આપણા જેવા જ માણસો માણસો બધે હવે આપણા જેવું જેવું આપણા ધંધા ખેતી આ બધું આપણા જેવું. ઉદ્યોગ ઉદ્યોગ કરજે. ઉદ્યોગ કરજે બધું. આ છે ને નિત્યક્રમ જે પાંચ નમસ્કાર કરશો પોતાનું ખોવાઈ બહુ છે. નમસ્તે એ પાંચ વસ્તુ જે બતાવી છે ને એ તમે આ લોકો દાદાને નમસ્કાર કરવાના છે પોતાનો એટલે દાદાનું મંદિર દેખાય છે પણ એ ભગવાનને નમસ્કાર કરવાના કોને કરવાના? આ એક સમજી પર મંદિરને નમસ્કાર કરવાના શું થાય? ગીતા તો દુનિયાની કીધેલા રસ્તા પર ચાલો તો પછી આપણે એ વાત થઈ જવાની ના, ગીતા ના છે. કારણ કે આરે રસ્તે ચાલ નતા બોલે શું બોલે છે દાદાને કે આપણે સીધો રસ્તો મૂકીને તમે આરે રસ્તે ચાલો તો કે કે મોડું તમારે પીવા પીધા જેવું થઈ જાય ને આપણે એવું નથી કહ્યું ને હમણાં તો કે જરા સમજેલ નહીં મને આ બધા માણસો જે છે એને એ ધંધામાં આખો વિચાર આયા જ કરતા રહે છે. મોડું ધીરે ધીરે ધીરે મોડું ધીરે થઈ ગયું ને. લાખ ઘણા જેવો દેખાય ને, મુક્ત દેખાય ને. એટલે આ હિન્દુસ્તાનના માણસો છે ને, આ બહારના લોકો એ એમ બરોબર સમજાય છે કે નહીં હોય ભાઈ કોઈ બોલે એટલે ડરી જાય છે. મંત્રો ભેગા પહોંચ્યો અને એવા નથી નહીં આ મારી ઘેર લાગે લાગે પણ જરૂર છે તમારે ઉપયોગ કરો જે પ્રકારનું જે પ્રયોગ કરે તમારું કાંક સુધરે એનું સુધરે થઈ ભેગા કહેવાય તો સુધરી થાય ભરવા એ સીધી સીધી કરે છે મને ચાલો અને ચાર જેવા આવે તો થાય ભગવાન કેટલી વાર હિન્દુસ્તાન ખરેખર કોઈ માણસ એમ કે બધું પાંચ માસ સમજાય છે મારી પાસે આવ્યા પછી માણસો પછી શીખવનાર એ તો પરિણામ એના વધી શીખવાડો કારણ કે એ અને એ ભગવાનને એ ખંભા નહીં ભગવાન ખંભા ભગવાન હશે લાકડા ના કરવું સુરત ના પોતાને ભગવાન ભગવાન ની મૂર્તિ બનાવી હોય માણસ મૂર્તિ બનાવી હોય એમાં ભગવાન ક્યાંથી હોય મૂર્તિ માં ક્યાંથી હોય પ્રતિષ્ઠા કરે પ્રતિષ્ઠા કરે ઉત્સાહ એટલે જીવન શક્તિ મૂકે નહીં બધું કાર્તિક શક્તિ કાર્તિક શક્તિ નહીં પણ શ્રદ્ધાથી વિચાર લોકોનું એકાગ્રતા રહે તો બાકી કામરા ઉઠાવે ભગવાન મોટા તો મૂકો નથી ભારી વાતો અને થોડું એવું હિન્દુ મૂર્તિ જયપુરમાં ગયા હતા જયપુરમાં સારું બેનો દાખલા એમ ગયા જયપુરમાં ગયા રામચંદ્રજી નું રામ લક્ષ્મણ ને પિતા બિરલા સારા ભજન કરતા છીએ રામ લક્ષ્મણ ની ત્રણ આપે તો મને લાગ્યું કેવી સરસ મૂર્તિ છે મૂર્તિઓ પ્રતિષ્ઠા એ લોકો પ્રતિભા આજે તો કે છે કે જે એમનો ના હોય છવ્વીસ વર્ષથી એના માલિક નથી છવ્વીસ વર્ષ એના તો પ્રલય. શું તો કંઈ કામ કરવું બીજી નવી ચીજ હોય નથી કારણ કે પછી બીજી નવી ચીજ ના એ નિકાલ કરવાનો બહુ માણસ આપવાનો દાદા ના એ બધું આપણા મુસ્લિમ બેસીને દુકાન થઈ જાય સાથે રીતે જોઈએ હવે મુસ્લિમ એ બંધ થઈ ગઈ તો મને મને શું થાય એને સમજાવતું ને આપણે ગુરુ કરી બતાવીએ Thank you. બધાના અહીંના એસોસિએશનના પ્રમુખ છે પંદરભાઈ અહીં જે કરવો મળે તમારો મારવો પડે આપણે